એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સલીમ છે એની સાથે એની બેન તસલીમ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ સાંભળો સાંભળો વાર્તાનું નામ છે બકરીનું બચ્ચું અને વરુ સાંભળજો હો એક હતું બકરીનું બચ્ચું ખૂબ તોફાની આખો દિવસ બે મે મે એમ બે બે કર્યા કરે અને તોફાન કર્યા કરે ઘડીક આમ કૂદે ઘડીક તેમ કૂદે બહુ રમતિયાળો એ તો લીલું છમ ઘાસ ચરે ઠેકમ ઠેક કરે અને મોજ મજા કરે અને બે બે એમ બોલ્યા કરે ભાઈ આ બચ્ચું ભારે તોફાની પણ હોશિયાર બહુ હો આ સલીમ જેવું હોશિયાર એકવાર આ બચ્ચું ચરતા ચરતા રમતા રમતા ઠેકડા મારતા મારતા ખૂબ ખુશ થઈ ગયું એ તો દોડમ દોડ કરતું ઠેકમ ઠેક કરતું પહોંચી ગયું એક ડુંગરાની ટોચ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર જઈને જોયું તો આગળ તો નીચે ખીણ હતી ઊંડો ઊંડો ઊંડો ઊંડો ખાડો હતો હો ભાઈ અને એ તો ઊભું રહી ગયું ત્યાં જ તે ડુંગરની ટોચ ઉપર એણે આજુબાજુ જોયું તો કોઈ ત્યાં નહોતું પોતાની માય નહીં પોતાના પપ્પાય નહીં એ તો એના પરિવારથી છૂટું પડી ગયું અને એનું મોઢું તો રડું રડું થવા લાગ્યું હો કે નીચે તો ખીણ છે ઊંડી આગળ કેવી રીતે જવું પડી જાવ તો ત્યાં તો નીચેથી ડુંગરની તળેટી પાસેથી એક અવાજ આવ્યો એ બકરીના બચ્ચા આમ ડુંગરની ટોચ ઉપર ઊભું ના રે ક્યાંક પડી જઈશ તો તારું એક હાડકું સાજું નહીં રે લો બોલો ડુંગર ઉપરથી બકરીના બચ્ચાએ આમ નીચે ડોકું કરીને જોયું તો નીચે તો નીચે તો એક વરુ હતો બકરીના બચ્ચાએ વિચાર્યું આ વરુ તો અમારો જન્મ જન્મનો દુશ્મન છે બકરીને વરું જ ફાડી ખાય એટલે આ કાંઈ મારું ભલું ન વિચારે આ તો અમારું દુશ્મન છે ત્યાં તો વળી પાછો વરુ બોલ્યો એ બકરીના બચ્ચા ઉપર ઊભું છે એના કરતા તું આમ પાછલા રસ્તેથી નીચે આવી જા આમ જો અહીં કેટલું બધું લીલુંછમ ઘાસ છે અહીં આવીને લીલુંછમ ઘાસ ખા અને તાજું માજું થઈ જા મારી જેવું લો બોલો વરુએ તો આવું કહ્યું બકરીનું બચ્ચું હોશિયાર હતું હો ભાઈ એ તો સમજી ગયું એણે આંખો પહોળી કરી કાન ઊંચા કર્યા અને વિચાર્યું આ લીલુંછમ ઘાસ તો અહીંયા પણ છે ડુંગરની ટોચ ઉપર હમ આ વરુનો ઈરાદો કંઈક જુદો છે નક્કી મને જોઈને એના મોઢામાં પાણી આવ્યું લાગે છે મારો શિકાર કરવો હશે આમ વિચારીને બકરીનું બચ્ચું ડુંગરની ટોચ ઉપરથી બોલ્યું એ વરુ કાકા આ લીલુંછમ ઘાસ તો અહીંયા પણ છે તમે જ ઉપર આવી જાઓ ને ઘાસ ખાવા તાજા માજા થાવ ને આવી જા ઉપર <laughs> વરુ બોલો અરે બેટા અમે તો માંસાહારી છીએ માંસ ખાઈએ અને આ ડુંગર તો એટલો ઊંચો છે કે મારાથી તો ચડાય પણ નહીં એના કરતાં તું જ નીચે આવી જાને આમ જો અહીંયા સારું ઘાસ છે આવી જા વરુએ તો એને આવું કહ્યું ભાઈ બકરીનું બચ્ચું કે એ રહેવા દો વરુ કાકા આ મને લાલચ આપવી રહેવા દો હું કાંઈ મૂરખ નથી સમજી લેજો મને બધી ખબર પડે છે તમારે મારો શિકાર કરવો છે એટલે હું કાંઈ નીચે નહીં આવું અને અહીંયા ડુંગરની ટોચ ઉપર લીલુંછમ ઘાસ ખાઈશ અને તાજું માજું થાઈશ ભાઈ લો બોલો બકરીના બચ્ચાએ તો આવી હોશિયારી બતાવી અને છેવટે પેલો વરુ તો નિરાશ થઈને ત્યાંથી ભાગી ગયો અને ભાઈ બકરીનું બચ્ચું તો આવી રીતે બચી ગયું હો એણે પોતાનો જીવ બચાવ્યો તો ભાઈ મજા પડીને તસલીમ બેન ચાલો આવજો આવતીકાલે આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો